મન તો મોક્ષનું નાવડું અત્યારે તો અપાર શાંતિ છે મન તો નાવડું છે મોક્ષે લઈ જાય ને સંસારમાં રજળપાટ પણ કરાવે એવું છે મોક્ષે ક્યારે લઈ જાય જ્ઞાની પુરુષ મળી જાય તો મોક્ષ માર્ગે એ નાવડું ચાલે કારણ કે અત્યારે હોકાયંત્ર નથી મળ્યું જ્ઞાની પુરુષની હાજરીમાં તમારું મન આવું રહે છે તો એમનું મન કેવું સુંદર હશે એમનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધુંએ સુંદર હોય એમનો અહંકાર હોય પણ એ સુંદર પણ ગાંડો ના હોય અહંકારે મનોહર હોય એક મનુષ્યમાં આટલી શક્તિ છે તો બીજામાં કેટલી હોય એટલી જ હોય પણ પ્રગટ થઈ નથી પ્રગટ ક્યારે થાય કોઈ તરણ તારણ જ્ઞાની પુરુષ મળી જાય તો વડોદરામાં એક બહેને પૂછ્યું દાદા બધું સારું સારું જ કર્યું આખી જિંદગી બીજાનું ભલું જ કરીએ છીએ છતાં મનની શાંતિ કેમ થતી નથી ભગવાન જોડે ગમે તેટલો તાર જોડીએ છીએ છતાં જીવ કેમ બળે છે આ તો અમારા હાથની વાત અધિકાર અમારો આ તો ટોપ વાત પૂછી બહેને બધે બધા લોકો ફરી વળે છતાં આ બે જ ગલીમાં ગૂંચાય બહેને તો સુંદર તારણ કાઢ્યું કહેવાય જગતના દરેક ધર્મ છે ત્યાં મનોરંજન થાય જ્યારે અહીં જ્ઞાની પુરુષ પાસે આત્મરંજન થાય મનોરંજન ઉશ્કેરાટ અનુભવે સ્થિરતા ના અનુભવે જ્યાં મન ઠરે ત્યાં એ ધર્મ સાંભળવો પણ જ્યાં મન ઉછાળે ચડે મનોરંજન થાય એ ધર્મ સાંભળવાનો શા કામનો કિંચિત માત્ર મહી ફેરફાર થાય તો કામનું આ તો એંસી વર્ષ સુધી અપાસરે વ્યાખ્યાન સાંભળે પ્રવચન સાંભળે તો એ કિંચિત ફેરફાર ના થાય તો એ કામનું જ નહીં ને એ તો મનોરંજન કર્યું કહેવાય એમાં સ્થિરતા ના થાય આત્મરંજનમાં આઈસ્ક્રીમની પેઠે આત્મા ઠરે ને પેલામાં ઉકળે મનોરંજનમાં મન ઉછાળે ચડે બહાર આત્મરંજન તો થાય જ શી રીતે અહીં આવે તો આત્મરંજન થાય અહીં તો આવ્યો ત્યારથી જ આત્મા કબૂલ કરે કે હવે છૂટવાનું થયું તેથી ઉલ્લાસ આવે આ કેદીને કહીએ કે થોડા દિવસ પછી છૂટવાનો છે તો કેદીને છોડ્યો ના હોય છતાં આનંદ આવે એમ અહીં આત્મરંજન થાય અહીંનો એક એક શબ્દ બહુ ઝીણવટથી સાંભળવા જેવો જ્ઞાનીનો એક જ શબ્દ મોક્ષે લઈ જનારો છે